અભિમાન છોડીએ ત્યારે સ્વમાન પેલા તો રાખવું જોઈએ ને ક્રમિક માર્ગમાં જે લોકો ચાલતા હોય તેને એટલે ક્રમિક માર્ગમાં જે લોકો ચાલતા હોય અભિમાન છોડીએ ત્યારે આપણે સમાન તો રાખવું જોઈએ ને ક્રમિક સમાન સમાન શેનું હોય છે એ મિલકત નો હોય છે પોતાની કમાણી જોડે પ્રાપ્તિ હોય ને તેનું હોય છે નવાની કમાણી પ્રાપ્ત કરવા હેતુ પોતાની પ્રાપ્તિ એટલે એના વાંધો ને એટલે પોતાનો પરિગ્રહ સમાન એક જાતનો પરિગ્રહ છે એનો વાંધો નહીં એના આધારે તેને ઊંઘ આવે જો જ્ઞાનમાં ન હોય અને સ્વમાન ન રાખે તો મૂર્છા આવી જાય ને જ્ઞાનમાં ના હોય જ્ઞાનમાં ના હોય અને સ્વમાનમાં પણ ના હોય તો પછી મૂર્છા આવી જાય ને મૂર્છિત થઈ જાય ને સમાને ના હોય ને જ્ઞાને ના હોય લઈને નફર થતો નથી માણસ રેગ્યુલર આ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી એક કીધેલું કે હિન્દીઓ સોવાન ખોઈ ગયા ક્રમિક માર્ગમાં વિનોબા કહે છે કે મારી અને સાધના એ બંને પરસ્પર વિરોધી ભાવો છે મારી અને સાધના મારી મારી સાધના એમને મારી અને સાધના એટલે સાધના ને મારી કેવું એ પરસ્પર વિરોધી વસ્તુ છે બરાબર એટલે મારી કહીએ તો સાધના ન હોય અને સાધના કહીએ તો મારી ન ક્રમિક માર્ગ સાધના મારી સાધના કહી શકાય ગેરંટી પૂર્વક હંડ્રેડ પર્સન્ટ સત્ય છે શું કહ્યું મારી સાધના હંડ્રેડ પર્સન્ટ બોલી શકાય એની ગેરંટી આપીએ

એવું તમે પૂરા કરી આપો મારી સાધના એટલે કે શું કે હું સાધનાર હું સાધનાર શું કર્યું શું સાધ્યું કરી કોની સાધના મારી સુધી હું છે ત્યાં મારું હોવું જોઈએ જ્યાં સુધી હું છે મારી સાધના બોલવું જ છે એટલે કેટલી સાધના તો સાધના કરતા હોય તે બીજી વસ્તુ નથી મારી એ કરેક્ટ વાત છે એના અંદર એવું નહીં કહ્યું જરા ભૂલતું નથી એની અંદર પસંદ થઈ ગયેલા છે એમાં એમને ગુજવાળો જ થયો છે એ પોતે લખ્યું છે એમાં લખ્યું છે બને બને હું સાધક અને સુધારના સાધક ના કહેવાય અને હું એટલે ભ્રાંતિ ભ્રાંતિ એટલે સાધનારો ભ્રાંતિ સાધના હોય છે સાધના હોય છે કે એમનો ગુચવાડો એ નો હતો કે હું ને ઓગાળવા માટે જે સાધના કરીએ તે મારી સાધના કેમ કેવાય ત્યાં આગળ એનો ગુચવાડો અભિમાન નથી કરતો પોતાની જાતને સત્ય નાય છે પણ તે એ છે નર નર હું અભિમાન નથી કરતો એમ જે કે હું અભિમાન મોટામાં મોટો મોટા મોટો અભિમાન એ અભિમાન નો અંક મોટો ગણાય તો જોકે એની ઈરાદો નતો એમની પોતાની એમને પોતાની ઈરાદામાં ભાવના નથી ના ઈરાદો બધું આ કર્યું નથી આજે જે શરીરને આમ એને શોધન કરી કરી સારી કરી નિષ્ફળ રહી અને સારી કરી એમના ટાઈમ ના હિસાબે ભારત સાધક સાધ્ય સાધન અને સાધ્ય ત્રણે એક જ છે એને જુદા કેમ પડાય ત્રણે એક જ છે એને જુદા કેમ પાડો છે કોને કોને સાધક સાધ્ય અને સાધના સાધન એ કહે એક જ છે એને જુદા કેમ પડાય જે ફરજ બને સાધક જ બોલે ને સાધ્ય બોલે શું કરે અને સાધક એક વખતે એક જ શબ્દ વાપરે આ સાઈન શબ્દ વળી ડિક્શનરી લાઈન પર જુદા છે અને કાયમ માટે જુદા રહેવા

સાધન કયું સગળ ભક્તિ સાધન સાધ્ય આ લાકડા માંથી મૂર્તિ બનાવીએ સાધ્ય અત્યારે જુદું છે ને

અને મોટી ગળી હવે રતિભાઈ કે છે કે આત્મા છે સાધ્ય પણ સાધન પણ આત્મા છે અને સાધ્ય પણ આત્મા છે અને આત્મા ને સાધન ને સાધકો હોય નહીં એ સાધક બનાવે એ આત્મા જ નથી એ આત્મા જ નથી વ્યવહાર આત્મા તો ઘણું હોય જે પ્રતિષ્ઠિત આત્મા તેને સાધક કરવો કઈ પણ મૂળ આત્મા તો સાધક નથી પરમાત્મા મૂળ આત્મા પણ સાધક સતીભાઈ પ્રતિષ્ઠિત આત્માની જ છે બરાબર પણ એમાં તો પછી સાધ્ય તો મૂળ આત્મા છે ને હા એટલે મૂળ પદ છે એટલે જુદું એટલે જુદું થયું ને એટલે જુદું જ થયું ને જુદું જ હોય જુદું હોય જુદું શબ્દો જુદા હોય અને જુદું હોય નાગર ઉતા સાધન શું દાદા અપરચી વાળો સાધન એટલે રાજ્ય શું કર્યું દાદા મૂર્તિ બનાવી એવું પોતાને પોતે પોતાને કરે છે પોતે પોતાને કરે છે શું કહે સાથે પણ છે જુદી વસ્તુ છે પણ બને સાધક બને છે એ જુદો જ છે નહીં તો સાધક બનવાની જરૂરત જ ક્યાં સાધક એટલે પ્રેક્ટિશનર પ્રેક્ટિશનર કાયદેસર બદલ છે ગેરકાયદેસર બદલ નથી કાયદેસર કાયદેસર જાણે લાગે છે બધું આમ દૂધ થઈ રહ્યું છે હજી એક બાપ હતા એક ને એક છોકરો આખી જિંદગી અને ઘણી વાર પૂછ્યું આખી જિંદગી મારા બાપે મને દુખાવી છે પણ એકલો છોકરો તો બે ત્રણ હોય તો છે પડે ત્યાં કાંતે કંપાર જરા લીધી હે અંધકારી અમને કર્યું જરા તો ચાલુ પડી જાય લાગે પડી જાય ને બહુ થઈ ગયું એક નહીં છોકરો કેવું ઘરમાં મુશ્કેલ લાગે મુશ્કેલ લાગે ને કારણ પોતાનો ખોટો વચન માન્યો છે માન્યો કોઈ માન્યતા ઉડી જાય એવી ઓછી છે માન્યતા માન્યતાનો ફળ હોય એડજસ્ટ માન્યતામાં માન્યતાનો એક્ઝેક્ટ વિચિત્ર કાળ છે આ બધા સારા છોકરા સૂર્ય સારી મળવી એ ના Thank you. મહાવીર ક્ષેત્ર માં વીસ તીર્થંકરો છે આપ સિમંદર સ્વામી નું એકનું જ કેમ નામ લેવડાવો આપડે ભગવાન ભગવાન મહાવીર સિમંદર સ્વામી છે એ આપણા ત્યારથી આપણે તો સિમંદર સ્વામી કરતા બધાનું કઈ નામ દેવા બાગામ થી કોઈ આવ્યો હોય બાગામ થી કોઈ આવ્યો હોય મંજુબેન પૂછે છે કે જો જીવની ઉર્ધ્વગતિ થતી હોય તો આપડે આ એક આ ભાવમાંથી પછી બીજા માં જઈએ તો કે પાછી ઉર્ધ્વ ઉર્ધ્વગતિ થાય પછી પાછું એના આગળ જઈએ તો ઉર્ધ્વગતિ એવું થાય કે પછી પાછું એ નીચે પણ આવી જાય તો પછી તો પછી પુરુષાર્થ કરવાની જરૂર છે જો આપણે પાછા પડવાના હોઈએ તો પુરુષાર્થ એ મળે

આપણે કીધું છે કે ધ્યાતા ધ્યેય અને ધ્યાન એમાં એકરૂપતા છે એકરૂપતા હોય તો ધ્યાન કેવાય એને ધ્યેય સુધાર્થમાં થવું છે એકાગ્રતા અને આનંદ અને જેમ જેમ આનંદ ચાલતો રહે તેમ તેમ અભેદતા થતી જાય એનો ક્રમ છે અને પછી પછી શુદ્ધાત્મા જ રહી જાય પછી શુદ્ધાત્મા થઈ જાય આ તો તમે ગમે ગમે અક્રમમાં એટલી આટલી ક્રમિકતા આવી અક્રમ અક્રમમાં એટલો ક્રમ આવ્યો આપડે કહ્યું કે ક્રમે ક્રમે એકતા થઈ જાય શુદ્ધાત્મા થઈ જાય તો માં પણ આટલો ક્રમ રહે છે એટલે આશ્રમ માં આવી રીતનું ધ્યાન નથી ને વાત એમ આ તો રૂપિયો લીપમાં નહીં ચડવાની મહેનત તો સવાલ છે ને કઈક કરવું કઈક કરવું એમ કરે સરસ કરે ટૂંકા કરે એનો વાંધો નહીં આનાથી નો અભ્યાસ છે કરવું કરવું